تو ایک جیوڑا تھوڑا آج چھ تھی ایک جیوا تھوڑا એકબીજા જેવા સરખા હતા છે પણ દાદાજી ગતિ સહાયક અને ગતિ અને આકાશ અને સ્થિતિ અને ભૂતકળ એ પાંચ છે બીજા એ કેમ સમજાઈ ગયેલા છે ને એ કેમ નથી સમજાયેલો કયું સમજાય આત્મા તો બીજા તત્વો સમજાયા છે આત્મા તત્વ કેમ નથી સમજાયું પેલા કેટલા સલ્લા છે કેવું ખબર પડી જાય સમજાયા નથી એટલે ઉપર ચોટી સમજેલી હજી ઇનર તો ઇનર સમજતા આવતા નથી કાળ ના બીજું શું ઇનર સમજવાનું કાળ એટલે કાળ કાળ એટલે કાળ એમાં બીજું શું સમજવાનું એના અણુ છે એટલા બધા દુનિયા બધી અત્યારે અણુથી ભરેલું કાળના આજે કૃષ્ણ ભગવાન જે બોલ્યા હતા ત્યાં એ અણુ બોલાવાય એવું કૃષ્ણ ભગવાન બોલ્યા હતા ત્યાં આજે એ અણુ હજુ છે પ્રયોગ કરે તો પછી એ જડે શબ્દો ગીતા પછી સંભળાય એમ બધું બહુ ઊંડું હોય તો કશું સમજાય નહીં ઉપર ચોટ્યું સમજવાનું ચીજ બહુ બહુ ઊંડા કામ શું ચાલે ગટરબસ પાણી જાય એટલું ગણી લેવાનું પછી ગટર કેટલી ઊંડી કેટલી પોળી કેટલી હળી ગયેલી કેટલી કોવેલી બધું આપણે જોવાની શું અહીંથી પાણી જાય છે આ વચ્ચે અહીંથી ને અહીંથી આ જાય છે એટલું જાણી લીધું એટલે બેવું ભેગું થઈ ગયું તો આત્મા એટલો સહેલો છે ને સમજવાનો જેટલો આકાશ તાર નથી એ કોઈ હેલું નથી આત્મા તો કોઈ આટલો જાણે એક આટલો આપની કૃપાથી જ્ઞાની કૃપાથી આપડે મહાત્મા એટલા જ જાણે પછી જાણે રખડે ગમે તો રખડે બધા સંતો બનતો કશું જાણે માં તારીમાં એટલે ભગવાન શ્રી એટલે એ સબ ભગવાન ને બનાયા और ये खंभे में भी भगवान है એવું બોલો તમે લાકડા ક્યાંથી બાળી દાદાજી કાળના અ- અનંત અણુઓ કીધા તમે પરમાણુઓ કીધા હે અણુ ને પરમાણુ કીધા આપણે કાળના કાળના અણુ એ અણુ એટલે આ ફિઝિક્સ ના જે અણુ છે એ જ એવા અણુ હા તો તે અને સ્થિતિ સહાયક અને સ્થિતિ ગતિ ગતિ સહાયક અને ગતિ એ બે તો એના બી સહાયક અને સ્થિતિ સહાયક અને ગતિ સહાયક તત્વ હોય તો બસ અહીંથી છાપરું ઉડ્યું એટલે પછી ખરાબ કરે પડે નહીં પણ ના ભૂલ એવા જોઈએ ને નહીં તો માણસ અહીં ગયો પછી પ્રયાસ કરે એનો ભૂલ એવા નહીં ને એટલે આ સ્થિતિ થાય તો સ્થિતિ એ શક્તિ છે કે એનાથી અણુઓ છે એ શક્તિ છે as a physics as it is energy કે ઇટ ઇઝ એ અણુ પ્રદેશ છે બહુ મોટું કે જેને જે ઈચ્છા થાય ને એટલે એને હેલ્પ કરે પ્રદેશ સ્વરૂપે એ આનું ના પ્રદેશ સ્વરૂપે એટલે આ પછી નવું કીધું પ્રદેશ પ્રદેશ પ્રદેશ પણ તમે તમારી બુદ્ધિ હવે આ ગિલોરી મરી જાય છે ને અરે ગિલોરી નું પૂછડું કપાઈ જાય તો એ નવી નવા જૂની થાય છે શું થાય છે હવે એનું સોલ્યુશન લોકો લાવી શકે નહીં લોકો શું કે જીવ અમારે નીકળે છે જીવ નીકળી રહેશે એટલે પછી પડી જશે કે એવું કે એવું કે ને તબ જોયેલી નહીં પૂછરી કપાયેલી તમે જોયેલી તમે જોયેલી તો પૂછરી આમાં અલાટ કરે પછી ઊંચી થાય નીચી થાય ઊંચી થાય નીચે ગીલો ચાલી ગઈ પૂછરી ત્યાં હલ્યા કર્યા તો હેતુ થાય તો જીવ કપાય નહી પૂછડી કપાઈ ગઈ આમ કપાતા ને હાથે ચેતન એક જ થઈ જાય પેલામાં જુદું પડે ને જીરો પછી આખા ચેતન સાથે ચાલી જશે આ રહ્યું પૂછડું એ નીકળે છે ને એ ગતિ સહાયક ભરેલું તે કુદાકુદ કરે ગતિ સહાયક ભરેલું તે કુદાકુદ ગતાય આપણે ગતિ ને શું કીધું પ્રદેશ પ્રદેશ સ્વરૂપ છે ગતિ આત્મા ના પ્રદેશ છે અનંત પ્રદેશ દાદા પ્રદેશ વિશે કોને પ્રદેશ એટલે તમારી ભાષા ના બોલું છું આ શબ્દ ખાલી આપેલા આવીશું એ તો જયારે સૂક્ષ્મ વેદે સમજાય આપણે કામ નહીં બહુ ઊંડો ઉતરવાનું આ પાણી આવ્યું કઈ સીધા ટાંકીમાંથી આવ્યું શામાં આવશે પડનારીમાં ક્યાં જાય છે આ પછી અમે હાથ પગ ધોઈ આખી મોડું ધોઈ આવ્યા પછી કંઈક આ ગટરમાં બસ એટલું જ ચાલે છે ગટરો શેમાં મારી છે ત્યાં નદીમાં ઉપલબ્ધ જાણે તેનો મુક્તિ અને જાણવા બહુ ગયો ઊંડે અર્થમાં તો બે કામ શું આપણે કામ હતું કામ ગાડીમાં ક્યારે બનાવી ક્યાં નહીં બનાવી છે બધું જાણે છે આપણે ગાડી દે ગયા તે છે પછી ગાડી એને ગયા ને આપણે આપણે ગયા ભૂતગલ તો બધા આનું આનું બનેલું છે ને ભૂતગલ ભૂતગલ ભૂતગલમાં બધું આવી ગયું ભૂતગલમાં બધું આવી બને બધું આવી ગયું ખરી રીતે પૂતગલ આનું એકલા જાણેલું તો ખરું જોવા જાય બધું ભેગું થાય આ અનિમી બધું હોય આ પૂતગલ પણ લોકો એને સમજે કે એનું એકલાનું પૂતગલ કર્યું રૂપીને રૂપી તત્વ કેમ આ વિચારો આવ્યા હતા તમને બધા આત્મા જાણી લીધો કેટલો પૈસા આત્મા જાણી લીધો કે આ ભાગ આત્મા ને આ ન સંભાવ નિકાલ કરે તીકડે આ ન આત્મા એ સંભાવે આત્મા નિકાલ કરે છે કે તરુલતા કરે પ્રશ્ન આત્મા જાતે કશું ના થાય તરુલતા બેન છે તે ઉગ્ર થયા હોય કડક થયા હોય તો તમને ગમે નહીં આવું શા માટે એને આત્મા એને પેલા કરવું તો દાદાજી બધાના દિલમાં એવું બે ભાવના નહીં હોય ના કોઈ નહીં બોલા નહીં બાવાઓને સાધુને સંન્યાસી આચાર્ય કોઈ નહીં કેમ સહજ લાગે છે દાદા મળ્યા એટલે તો આના માટે તો આવું તમે કહો ને તારે પેલા તો સંન્યાસ છે ને ત્યાં પાર્લામાં એ બધા શું કહે છે કરોડપાળી ના થાય તો કરોડ અવતારી ના થાય જેવું કે એને વિચાર કશું ભાન જ ના થાય એ તો ખોરા સારું કરે કે ગુસ્સો ના કરો શાંતિ પુષ્પાથી પૂછે દેવ છે એને સંસારમાં સંસારમાં આમ હું ગયો આમ હું ગયો ખાટલા મીન ખાટલા મીન આ તો ખાટલા ની બહાર કાઢે ગપ્પા મારે તો અમને બધાને તો આપ છે કે કરો છો તો બધું ધ્યાનમાં કેમ આવી જાય અમને મહાત્માઓ ને કા શૈલેષ ને બીજુ ને બાબુજી બધા આવડા આવડા છોકરાઓ નો ધ્યાનમાં રહી જાય છે ધ્યાનમાં રહી જાય છે સાચું છે ને આ ખોટું છે અથવા બે શક્તિઓ અંદર થઈ ગઈ છે જેટલું મેં નીકળ્યું એટલું ખરું કાચું ફરી વાર છે પછી નિવારણ કોઈ માટલું કાચું રહી ગયું ફરી નિવારણ આપણે મીના બેન જ્ઞાનમાં બેસશે ને પછી એને બહુ સારું લાગશે એમની સમજ બહુ ઊંડી છે આપ જે કરો છો ને કે મોક્ષ સહજ છે એ કઈક ઓચિંતો ખ્યાલ આવ્યો કે સીધું કેટલું છે બીજી છે ને ખીચડી બનાવે ઘડી એ લાકડા લાવો કોલસા અને હળગાવો કાપડી મૂકો પછી દાળ લાવો ચોખા લાવો પાણી લાવો તો કશું છે દાદા કરોડો ઉપાય આત્મા જેવી શ્રદ્ધા દેહની હું આત્મા છે શ્રદ્ધા છે શંકા શંકા શંકા આ કોણ કરે તો બીજું કોણ કરતું છું મારા સિવાય હું જ કરું છું છૂટે નહીં ચિંતા ના છૂટે છે તો ક્રોધમાન સાથે આત્મા ઉપર પેલી બીજી આપતો અરે બીજું પેલું એ આપો છે કે પારલામાં તમે એકવાર સત્સંગમાં કહેલું કે એક સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અને બીજી અને એમાં આકાર હોય બીજી સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અરે વસંતભાઈ જુદા અને પોતે જુદો એટલે આ કરતા જુદા અને પોતે જુદા અને ત્રીજી ટોપની સ્ટેજ એવી છે કે વસંતભાઈ શું કરે છે એને પણ જુએ છે અને આત્મા વસંતભાઈ શું કરે છે એને જુએ છે એટલે આત્માને પણ જુએ છે એ સમજાવો કે જરા શું સમજવાનું એ સ્ટેજ કયું કયું કહેવાય એમાં કોણ કોણ છે ને કોણ કોણ આ જોવાના કાર્યમાં પડ્યા છે ને એ કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ જોવાનું એને કરવું પડે શું કરવું પડે જ્ઞાતા દસ્તા રહેવું રહેવું પડે રહેવું પડે છે એટલે એને પણ જાણનારો છે તું જો તું છૂટો પડીને જો એટલે કોણ છે જાણનારો રહેવું જ્ઞાતા દસ્તા રહેવું પડે છે પછી મેં મેનેજર થયો પાછું કોણ અને એના ઉપરી પાસે રહ્યો ઉપરી જોવું પડે નહીં જો દેખાય દેખાયા જ કરે એટલે આ જ્ઞાતા દ્રષ્ટા જોવું પડે છે એ કોણ અને એને પણ જે જુએ છે તે કોણ મૂળ મૂળ છે તે એને પણ જુએ છે મૂળ જોવું પડે છે તે વચલ ઉપયોગ બરાબર ને એટલે એને પણ જાણનાર છેલ્લી દશામાં અરીસામાં થતે આપડે આમ બેઠા આપડે બધા દેખાય તરત એને કઈ જોવું પડે મેં ઝળકે આત્મા ઝળકે બધું આખું જગત એ વચલો કોણ દાદા વચલો એ ઉપયોગ પણ કોનો ઉપયોગ એ આત્માનો એટલે એને પ્રજ્ઞાનો પ્રજ્ઞાનો અને એ જયારે સંસાર ભાવમાં હોય છે આગળ આપણે બહુ કઈ જરૂર નથી આપણી કોલેજ એટલી આગળની નથી ભાગ ડિગ્રી આપવાની છેલ્લું વર્ષ નું બી ગમે ત્યારે ગમે તે ભાવ માં છેલ્લી ડિગ્રી આપી દેજો ડિગ્રી આપી દે એક બાકી ના રાખશો છેલ્લું વર્ષ છેલ્લું બાકી રહ્યું બેન કે છેલ્લું વર્ષ આ ને ભગવાન પાસે જઈને બેસીને ત્યાં આગળ સમજ ને દાદાજી સિમંદર સ્વામી આપણને બધાને જોતા હશે ને જીવાની ગરજ જ નહીં ને મેં ઝડકે એમને બધું ગરજ નહીં ને આ સૂચો કરે દેખાયું સૂચો પણ દાદાજી એમને બી એમને જેમ જે એમની ભજના કરતું હશે એ વધારે ઝડપતા હશે ને એમની પાસે જે શ્રીમંદર સ્વામી ની ભજના કરતા હશે ભગવાન આસિસ્ટન્ટ કહેવાય ને ભગવાન ના આથી તો એમને એમને બધે તો કલ્યાણ છે મોટા માણસ ની વાત શ્રીમંત સ્વામી નામ દેશે તો એ ફાયદો છે દાદા તમે એમ કેવું ને કે સવારમાં આપણે શ્રીમંત સ્વામીને ચાલીસ વખત નમસ્કાર કરીએ પ્રણામ કરીએ પહોંચે તો પ્રશ્ન એ છે કે ટાઈમ ડિફરન્સ તો ત્યાં બી હોય ને કે ગમે ત્યારે થાય છે આ તો એવું સવારનો કોર્ટ નથી કરીએ દરરોજ પણ ટાઈમ ડિફરન્સ કહ્યું તો કે આપણું એનું સવારો પણ ત્યાંનો તો ટાઈમ ડિફરન્સ હોય ને જેમ અમેરિકા ને એવું આપડે સવારનો ખેવાનો ભાવ બીજા કામ પર જતા પેલા ધંધા ધંધા પેલા ધંધો ના આવે ગમે તો દર કરો બાર કરો ને સવાર માં કેવાનો ભાવ એટલો કામ પતી અને સવાર માં જે જશે ખરો ટાઈમ તો શિયાળામાં કરવું પડે કેવું તો શિયાળો કયો કે ઉનાળામાં શિયાળા ચાર થી ઉનાળામાં શિયાળો કયો કેવાય શિયાળો આપડે ઉનાળામાં સાડા ચાર સવાર સાડા ચાર થી સાડા છ બસ સાડા ચાર પહેરો ને તમે અમે દાદા ભગવાનને નમસ્કાર કરીએ એટલે આપને નમસ્કાર કરીએ તો તે અમારે કેટલી વખત કરે અમારા તાર રોજ તમને જોડાય કારણ કે અમે દાદા ભગવાનને નમસ્કાર કેટલી વાર કરીએ તો જેથી કરીને અમારો તાર તમારી જોડે રોજ જોડાય અમારે હંમેશા જોડેલો રાખવો છે ના એ તો પછી ઘણા વખત છે ના પણ એ તો પછી સહજ થઈ જાય ને ના કહ્યું હો વખત તો ગણ કરી દેશે એક વખત દાદાજી શ્રીમંદર સ્વામી નું ઘણું જ પડે છે શ્રીમંદર સ્વામી ના ગણવા પડે છે ચાલીસ દાદા તો નિરંતર રહેવા જ બરોબર છે રહે છે પણ અમને એમ લાગે છે ઘણી વખત એવું થાય છે હું દરરોજ બોલું એક કલાક દાદા ભગવાન ના ગણવાની સિસ્ટમ તો આપડે તો રાખવી નહીં સિમંદર સ્વામી માટે રાખવું ચાલીસ એક બે ત્રણ ચાર બધું દાદા ભગવાન સીમ સીમા રાખી તમને કોઈ વાક્ય ગમ્યું બોલ્યા નહીં કે તમે બોલતો હતા એટલે ચૂપ ના પેલું વાંચ્યું તમે કયું વાક્ય ગમ્યું દ્રષ્ટિ સમક્ષ શું હોવું જોઈએ બીજી રીતે ને જોવાનું બહુ દાદાજી નથી દાદાજી બાબુજી પૂછે છે બાબુજી પૂછે છે કે આપણે જયારે નામ દઈએ ત્યારે આપણી દ્રષ્ટિ સમક્ષ શું હોવું જોઈએ મનમાં મનમાં હા વિચારોમાં કયું બોલો શ્રીમંદ સ્વામી ને નમસ્કાર કરું છું દાદા નું જયારે આપણે નમસ્કાર વિધિઓ બોલીએ પંચ પરમેશથી ભગવંતો ને નમસ્કાર ઓમ પરમેશથી ભગવંતો ને નમસ્કાર તીકંકર સાહેબો ને નમસ્કાર શાસન દેવ દેવીઓ ને નમસ્કાર ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ નજર સામે અંદર અમર અસીમ જે જે કારો બોલી નજર સામે દાદાની મૂર્તિ હોય ફોટો ફોટો કોઈ સ્વરૂપ તો આપડી નજરો નજર આટલું બધા રે એટલે તને બેઠેલા દેખાય ત્યાં ખાતા દેખાય જોતા દેખાય કરે છે કોણ એ તો ઉકેલે કાયમી કોયડો કરામત કરે તે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો કરામત ભૂતગલની બાજી સ્વભાવિત હા હું કરું છું એ જ ભોજ કરે છે કોણ સમજી જાય તમે વ્યવસ્થિત સમજી ગયા કે તે કોવાયડો ઉકળ્યો ના ઉકળ્યો તરત બોલો ને બોલો ને મદદ છે પહેલેથી બોલો કરામત ઉદગલની બાજી સ્વાભાવિક આ કરામત પૂતગલ ની છે લોક જાણે કે ચેતન ની છે શું લખે છે કરામત પૂતગલ ની વાજી સ્વાભાવિક ચેતન કરી છે કે નહીં પણ પૂતગલ ચેતન ની પૂતગલ ચેતન ની હાજરી ને લીધે કરી શકે છે ને એ જુદી વસ્તુ છે પણ આ લોક શું જાણે ચેતન કરે છે ચેતન કરતા નામે નથી બિન ગુનેગાર ને ગુનેગાર પર ચેતન અક્રિય છે અતિ મુશ્કેલ નહીં દાદાજી પણ આપણે ક્યાંથી આવું ધ્યાન ના રહે છે અમને તો એવું ધ્યાન ના રહે કે ફલાડે ફાલે ફલાડું પેટ કાઢો આ ક્યાંથી આપણે આવું બધું ધ્યાનમાં ને આ એક અજાયબી થઈ જાય છે દાદાજી પંદર વર્ષ નીકળેલું પંદર વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા નાસીબા કે છે લખાયેલું છે તો આ બધા છે કરે છે કોણ જો કોયલો જો ઉકલ્યો હસતો થઈ જાય પણ એ કોયલો જ ઉકલતો નહીં મારા કરે કોણ કે અને ભૂત હોય ગયું ભૂત કરે પણ કરનાર તો કોઈ જોઈએ જ નહીં કે માણસ ને ભૂત ભૂત નહીં પણ પ્રેત વર્ગ્યું હોય તો પ્રેત જ કર્યા કરે મેં પછી માણસ શક્તિ ના ચાલે જે વર્ગણ હોય તેનો અમલ હોય કોનો હોય વર્ગણ અરે પ્રેત ને દારૂ પીધો હોય તો દારૂ નો અમલ હોય શું કહે એનું તરણ બંધ થઈ જાય તમે પીધેલો ને ચાલુ પીધેલો ને પેલા પેલા પેલા કોઠો અઠો કરેલો ખરો આ કોઠો અઠો કરેલો એઠો કરેલો કરેલો પછી પવિત્ર કરેલો નહીં કોઠો એઠો કરેલો સુરતી પ્રજા કોઠો એઠો કરતા શીખે કેવા સરળ લોકો સારા લોકો છે કોઠો એઠો કરીને કોઠો એઠો કરે કે ચાલો પછી લખ્યું છે અતિ મુશ્કેલ સમજાવું વિનાશ સ્વગ્નની કૃપા સરળ ને સહેજ સમજાયું અપડ આ મોક્ષ સુખ સંપદા ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત ગુણો સકલ બ્રહ્માંડનો જોઈને કહું છું નથી ભગવાન કોઈ ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયં ભૂત્યો જગત આખું આખું સ્વયંભૂ થયું યાદવ એટલે વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન થી ટુ એસ ને એવો ભેગા થાય પાણી થઈ ગયું એમાં કોને કરતા કોઈ બાપો નહીં સ્વયંભુ દાદાજી આવું સાંભળવા દસ બેઠા છે આવું સાંભળવા તો કરોડો બેસવાનું છે શું કે છે બેન આવું સાંભળવા માટે તો કરોડો એ બેસવાનું છે હા પછી શું કે છે આગળ છું ઇતિહાસે હું અજોડ જગત માં મૂળ હું પરથમ જીનેશ્વરી મૂર્ત આ અક્રમ પહોંચ્યું આજ છે વિક્રમ અનંતા યુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગત ને ખુલ્લે આમ કહ્યું હું કારણ અગુરુ લઘુતામ કેવું સરસ બહુ સુંદર છે આ છપાયેલું છે ચોપડીઓ પડી રહેશે તે લોકો ઘેર ખોરી કરે જેટલું નીકળ્યું બધું છપાઈ કવિ કવિ નું બહુ સુંદર લખાણ છે આપના આશીર્વાદ થી કવિ નું બહુ સુંદર લખાણ છે આપના કવિ એનામાં હાથ મૂક્યો ને બધું બાકી એને સમજણ નહીં નેક્સ્ટ ટાઈમ લેતા આવજો દાદાજી નેક્સ્ટ આવતા વર્ષે લેતા આવજો એમને ને દીપકભાઈ ને હા એને સમજ ના પડે ફક્ત બધાને મળે કેવું સર નીકળ્યું એ તો આનો બધો આવે એનો આ રોગ નીકળી જશે ને પછી સારું સારું એને એ આપવાનું છે દાદાજી આપણા આપણા આપણા જ્ઞાનથી મહાત્માના ડિસ્ચાર્જ જરા જલ્દી જલ્દી થાય એવું ખરું જપાતા ભેર ભરેલો માલ નીકળે છે કોને અમે બધા જ્ઞાન માં બેઠા પછી અમારો ભરેલો માલ જરા જલ્દી નીકળી જાય ખરો નીકળી જાય ને બીજું હંમેશા કશું કાળ પાકે એટલે બાબા કેરીના માલિક ને કેરી ખાવી હોય તો ના ખાવી હોય તો એને કેરીઓ થઈને કરવી પડે એમ નહીં જરા જલ્દી નીકળી જાય ખરો વહેલો વહેલો નીકળે ખરો ના એ તો આ દિવાળી દિવાળી પર બાબા ને તો કેરી કાર્ડ તો શું થાય ના કાઢે ખીચડી ઉતાવળ કરી ઉતારીએ ને બરોબર તો સીધે નહીં સીધે ના સીધે સીધા ની ખીચડી ખવાય નહીં ખવાય આપડે સીધે છે એવું કે છે સીધું એટલે શું આપણો જે ખરાબ તમે કહો વાર જ લાગે એનો ટાઈમ આવે ત્યારે જ નીકળશે એ નીકળે જોયા જ કરો એ જ ફિલ્મ આપણી એ જ ફિલ્મ કે રામ મોહન શું કરી રહ્યા છે અને ખીચડી સીધે નહીં તો શું કામ નહીં સીધા દે નહીં લે સીધા દે લોકો કયા શબ્દ માંથી આવ્યો કે સિદ્ધ થવા દો સિદ્ધ થવા દો તે સિદ્ધ થતા થતા સીધું આવી ગયું બોલો સિદ્ધ થયા નહીં ચઢાયા પછી એને સિદ્ધ થવા દે છે પછી ક્યારે ખાવાય સીજુ પહેર્યું સીધું સીધું થવાનું તક આ તાર થવા દો કે સુરતે કરે છે કોણ એ સમજે સૌ કલે કાયમી કોયરો જે પરમાનન્ટ જે એ છે કોયડો પદલ પદલ પરમાનન્ટ છે ને પરમાનન્ટ વરી હા કાયમી કોયડો થૂકલે તો થૂકલે નહીં ને દાદાજી આપ જ્ઞાની ની સેવામાં હજીએ બહુ ખામી છે તો એ આપ જે આ બધું આ કીધું તો હમણાં એવો ભાવ થાય કે આપની જે સેવા કરીએ છીએ એ તો કશું જ નથી એનાથી વધારે થવું જોઈએ તો આપ સમજાવો તો વધારે થાય એમ કે છે કે આપની જે સેવા કરીએ છીએ એમાં બહુ ખામી છે આમાં ઓછું લાગે છે તો આપ કઈક સમજાવો તો અમારાથી વધારે થાય એમ બરોબર છે ખામી હોય તો રાજી ના દેખાય <laughs> આમાં અમારે જોઈતું નહીં તમે શું કરી રહ્યા છીએ જોયા કે તમે શું કરી રહ્યા છો <coughs> તમે શું કરી રહ્યા છીએ ના પણ મારું કેવું એમ કે આપ જ્ઞાની ના માં રહીને અમારું બધાનું અમારો બધાનો વ્યવહાર એકદમ સુંદર હોવો જોઈએ વ્યવહાર એકદમ બધાનો સુંદર હોવો જોઈએ ના એવું એ પક્ષમાં પડવું નહીં વ્યવહાર સુંદર છે તેથી મારે વળવું નહીં પડતું ચારી પચાસ હજાર કોઈ વળું ના પડે દીપક નહીં દીપકભાઈ ને નીરુબેન ને ભરતભાઈ ને તો વળો છો અમને કેમ નથી વળતા દાદાજી આપ નીરુબેન ને દીપકભાઈ ને અને ભરતભાઈ ને એ ત્રણ ને તો વળતા મેં આપને જોયા છે એટલે એમને શા માટે કે એમને અમારી પાસે જે ભૂલ થાય જો ના કહીએ તો એ ભૂલ ને ખરું છે એમ માની લે બરાબર ખરું છે માની લે તો પછી એમને ઊંધે રસ્તે જાય એટલે એ લોકો અમને કે મને કે કે તમને કહેતા રહેજો કે એટલે અમે કહીએ તો અમને બી કેતા રહેજો નવરો છું મને કેવું એમને કેતો એના કરતા કયા કરતા આપડે આપણે આપણે આપડે રેગ્યુલર થઈ જઈએ શું ખોટું એમને તો અવરું બેસી જાય કે ના દાદાજી ને આગળ છે હું ઘણા બધા નહીં બોલતો ને તેમને ચાલ્યા જ કરે છે ના ગમતો પણ હું ચાલવા દઉં શું કે છે મજા કરવા અરે એનો રાખ્યો તાને નહીં અકલ તે દોડે જ્યાં મનોરંજન યા ભરવાર ગંધ ચક્કર લૂટાતું શ્રદ્ધાળુ ઘેટાને અક્કલ નહીં તે મનોરંજન માં દોડે અહીંયા ને ભરવાડે મનોરંજન કરવા જાય મનોરંજન થાય અહીં કપાઈ જઈ જાતો વગર કતલ કરું આ બધે જઈએ ને આપડે સાધુ માં આપડું જે શ્રદ્ધા હોય ધન બધું લૂંટાઈ જાય કે આ ફલાણ મારા સારાના ઢીકણા મારા જોઈ રહ્યું કેવું ઘટાનું હા એ બધે જ ચાલી રહ્યું છે આખા જગત માં એક લાખ બેઠા ને અઢી લાખ બેઠા ને પાંચ લાખ બેઠા ને અને આપડા મહાત્મા મુંબઈ આવે મુંબઈ જોવા ને મારી પાસે મેં તું જવાનું સરસ થઈ યાર અહીં જ જોવાનું બીજું જોવા જેવું છે શું બધા મોહ બસ બાજુ દાદા એ મોહ ભરેલો માલ નહીં અરે ઘેટા ને નથી અક્કલ તે દોડે જ્યાં મનોરંજન યહા બરવાડ ઘનચક્કર લૂંટાતું શ્રદ્ધાનું દાદાજી પણ આપની હાજરીમાં આનો મીઠાશ અને અનુભવ લાગે આપ ન હો ત્યારે એટલી ઈચ્છા બી ઓછી થાય પછી આપના જય જયકાર બોલીએ અને ચરણ વિધિ વાંચીએ ને હું તો આપતા સૂત્ર વાંચું ને આટલું જાડું આપતા સૂત્ર તો બે બે બે પાના વાંચું તો મને તો મગજ ખાધો એટલો બધો એ થાય શું સેચ્યુરેટ થઈ જાય સંતૃપ્ત થઈ જાવ આ લોકો પંદર વીસ પાના વાંચે રમેશભાઈ કે છે કે તારું વાંચન બહુ ઓછું છે ખુબ વાંચવાનું રાખ પણ હું થોડું બે ત્રણ વાંચું ને એટલે ભરાઈ જવાય છે બહુ છે એક વાક્ય સમજાય બહુ ચોપડી આવડી એક વાક્ય જો સમજે તો બધું તો આમ થઈ ગઈ હતી ચોપડી આજે શાંતાબેન મોટી ચોપડી વાંચતા હતા એમને આપજો આપતા સૂત્રમાં આપતા હતા એમને કોઈ ફ્રેન્ડ ને આપી દીધું છે દાદાજી આ પોપ છે આપણા જે મોટા મોટા કથાકારક છે એને આપણી પાસે સમજાવીએ તો સમજી જાય ખરા એને કશું સમજ મોટા ઉપર ચોટિયા ભાષા સમજે કે પુનર્જન્મ અંદર ખાય ના તો એમના એવા ભાવ કર્મ કરેલા એટલે આ લાખો લાખો ને કથાઓ કે છે એમણે એવા ભાવ કર્મો કરેલા એટલે આ લાખો માણસો ને કથા કરે છે ને મહારાજો કથા કરે ને લાખો માણસો એકઠા થાય ને મહારાજ કથા કરે હતી ના એ કથા કરે તો એનામાં જ્ઞાન તો હોય નહીં શાનું જ્ઞાન આ તો રેડિયા બધા રેડિયા ભેગો થાય લોકો વખત વખત કાઢવા લોક ભેગું થાય અને પેલો રેડિયો જાણે આપણને મળશે બસો પાંચસો રૂપિયા <laughs> વેપાર બધા સોદાબાદી જોયેલી નહીં સોદાબાદ જોયેલી જોયેલી હું તમારે નહીં જોયેલી જોઈ તો ખરી જોઈ દાદા તમે સોદાબાજી જોયેલી બાબુજી પૂછ્યા તમે <laughs> કેટલા બધા વાક્યો એક સમજે નહી તો ગેટા એ મનોરંજન માટે ફરિયાદ કરે ને હશે ગેટા જઈ લાગે બહુ સલામ નહીં હોય બધે મારા કાકા કુતલભાઈ આશ્રમ સંન્યાસ આશ્રમ માં બહુ જતા પણ દાદાજી એમણે અમને બધાને સંસ્કાર પડે ફિલ્મ આપણે બહાર ફિલ્મો જોઈએ ને મૂવી એનો મને શોખ ઘણો છે એ કેવો એ કેવો ભરેલો માલ એ કેવો માલ ભર્યો છે જાત જાતના મોહ ના પ્રકાર ફિલ્મ જોવાનો ફિલ્મ કઈ જોવાની છે કે અત્યારે આ શું ચાલી રહ્યું છે એ બધું જોવાનું છે તે જોવાને બદલે બીજું જોવા જાય આ રાતે કેવી ફિલ્મ ચાલે છે એક આ બોલે છે પેલો ધમધમ કરે દાદા દાદા વાળી વચ્ચે બે છે ખુરશી પેલો ફેરવે છે લોકો ફિલ્મ જ છે ને તમને તો આ બધી ફિલ્મ દેખાય પેલી ફિલ્મ તો ગમે નહીં મરદાર ફિલ્મ આછી ફિલ્મ કઈ મરદાર આ તો આનંદ જ જુદો હા આનંદ જ જુદો આનંદ ઉભરાય પેલા તો રડવું પડે ખુરશી કાયમ રડવા માટે જ મૂવી જોઈએ બપોરની મૂવી બાર નસો અને જે કુદી કુદી ને જાગ હતા ને બહુ મજા આવતી હતી હા બાબા વચમાં ડખો નહીં કરવાનો આ મૂવી આમ જ જોવાનું તો કહેતો હતો ને રમેશભાઈ રમેશભાઈ ખુશ રહેશે કે બાબો નોકરી ધંધે લાગ્યો ભણે છે અને એ તો ઠીક પણ દાદા માણે છે એટલું તક પૂછો હવે પૂછો દાદા ને પૂછો દાદા આત્મા એટલે પૂછી દો એમને પૂછવું છે કશું આત્મા એટલે શું આત્મા આત્મા એટલે શું આત્મા એટલે શું આત્મા આત્મા એટલે આપણે ખરેખર છીએ એ જાણતા નથી શું નામ બેન સુલુબેન સુલુબેન સુલુબેન તે સુલુબેન તે આ શરીરનું નામ આ શરીર છે એનું નામ પાડવું ના પાડવું ઓળખે ને એ લોકો એક નામ તરુલતા પાડે એક નામ સુલુબેન પાડે પણ પોતે આત્મા છે પણ આત્માને ઓળખવો જોઈએ ને પોતે આત્મા છે આત્મા જુદો છે શરીરમાં એ ચેતન છે અને આ જડ છે હું સુલુબેન છું એવું જાણીએ ત્યાં સુધી આત્મા નહીં હું શુદ્ધાત્મા થયો જાણ્યા ત્યાત્મા હું શુદ્ધાત્મા યાદ આત્મા શાસ્ત્રકારો લખ્યું જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા જ્ઞાની જ્યાં સુધી બીજા આત્મા તમને ખ્યાલ બરોબર ના બેસે ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જો નિરંતર છે તો આત્મા જ છે જુઓ બેન તો જાત્રા હવે એમને બીજી કેટલા મોટા તમારાથી બાર વર્ષ પંદર પંદર બાર હશે બાર મોટા ના જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે શું જ્ઞાન જ્ઞાન એટલે શું જ્ઞાન એ જ આત્મા જે જ્ઞાન છે ને તે જ આત્મા તે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન આ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન કહેવાય અમારા સસરા ને અમારા મામા ના કાકા ને બધું ભ્રાંતિ જ્ઞાન એ આત્મા નહી આત્મા સાચું જ્ઞાન એ આત્મા પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપાત્મા દાદાજી જ્યોતિ સ્વરૂપ એટલે આપણે દીવો પ્રગટાવીએ એ જ્યોતિ નહીં ને સમાજ ની જ્યોતિ સમાજ એ જ્યોતિ સમજ એકલી નહીં સમજ અને અનુભવ બે ભેગી થાય ત્યારે જ્યોતિ થાય સમજ અને અનુભવ સમજ ને અનુભવ અમારી સમજણ માં વર્તે અને અનુભવ વર્તે ઓમ શાંતિ વાળા આપડે નીચે ઓમ શાંતિ માં આપડે કહીએ કે હું આ જ્યોતિ સ્વરૂપ છું હું બિંદુ સ્વરૂપ છું પણ આ નહીં સમજેલા કે અનુભવ અને સમજ એ જ્યોતિ છે પછી એ જ્યોતિ ઉભરાય પછી જોડે બેઠો તેને સુખ્યો થઈ જાય રાતે ઉભરાજી હતું બે દિવસ થી બે દિવસ થી બરોબર ઉભરાય ખૂબ ઉભરાય ભીખુબેન આવી ગયું ને અનુભવ અને સમજ સમજ કઈ બેબી આજે ચા પીવાની સુતેલી હશે કદાચ કે નીચે કામ કરતી હશે ચા પીવા એ નથી દાદાજી આપણે જબરું કીધું સમાજ અને અનુભવ એ જ્યોતિ એટલે દાદાજી એના જેવું કે સમજ એટલે આ કેરી મીઠી છે એ સમજ અને ખાઈએ અને ગળી વર્તાય ને અનુભવ થાય એ જ્યોતિ થઈ એટલે સ્થુલ અનુભવ કેરી આવી હતી અનુભવ રહ્યો છે અનુભવ રહેવો જોઈએ પછી બધો અનુભવ રે આ સંસારી બધા વસ્તુ જ્ઞાન પુરુષ કરી આપે ત્યાર કેરી નો અનુભવ રે પણ આત્મા નો ના રે એ તો બધું સંસાર નો તો ને હા રહેવા માટે જ આ બધું કાર્ય કર્યા કરવાનું છે પણ જેમ જેમ આવતું છે તેમ તેમ મજબૂત થતું છે આવો વાગેલા આપણે દાદા ઓડેસા આવશે રિલેટિવ ને રિયલ જોયું વ્યવસ્થિત સમજાઈ ગયું છે સંભાવ નિકાલ કરવાનો સંભાવ નિકાલ થાય છે અને આપણો સુધાર્થમાનો જેટલી આજ્ઞા પાડો એટલી સુધાર્થમાં જો આપણે જમે થઈ જાય જેટલી પાડો દાદાજી આ લોકોને બધાને એક વાર જ્ઞાન લીધું ને સમજ પડી ગઈ અમને કેમ આટલા બધા વર્ષો થયા રામમોહનભાઈ બે વર્ષ